કરે છે ને કાશે એ કરે હું હવે મજા કરવાનો થોડે થોડે આપણે વાંધો ને ને આપણે અરે અમુક મારા સારા કે કોઈ ઠેકાણે ના હોય આ કયા પોતાનો આત્મા છે એ બતાડવા માટે આ બધું આપણે ખબર પડી જાય કે આનો આત્મા આમાં છે આ કદાચ છે જૈન મત છે આત્માન મળવામાં દાદા સત્સંગ આપો ક્યારે કહેવાય એક માણસ એક જગ્યાએ લાખ ઘડી ભૂલી ગયો જી આવ્યો હોય પછી આપડે જમીન જવાનું બધું ચા પાણી બા પાડી ચા પીધા અરજી ચા એને યાદ આવ્યું શું ભૂલી ગયો એટલે આપડે એને ગમે શું કરીએ છીએ તીવ્રતા તો ત્યાં તીવ્રતા એટલે પોતાની ભૂલી ગયેલી વસ્તુ એને યાદ આવે યાદ આવે કે સર તીવ્રતા ત્યાં પછી મમક જુદા અત્યારે કચાય આત્મા અને જીવે મુક્ત એટલે કૃપાણુ કીધું કે તીવ્ર મોક્ષતા ની અહીંયા વાત કરવી નથી કારણ કે એમની નજરમાં નહીં આવે કોઈ મુક્ષતા ની વાત કરીએ અમે આ વેદાંત પછેડાય જે વાત કરી બહુ ઊંચી નીકળી ગઈ શાસ્ત્રમાં બધું ઓર્નામેન્ટલ છે આ ઓર્નામેન્ટલ કર્યું કોને પાછળના આચાર્ય બધું કર્યું ભગવાન ભગવાન સરળ પડે એટલા માટે લોકોને સરળ પડે પણ સરળ પણ બોલશે એ બધું લોકો બોલો ને કે અહીંયા આ છે તારું મહારાજ ને કહ્યું કે સાહેબ કેટલી જગ્યાએ આત્મા છે તમે કહી દઉં મહાવીર ભગવાન જ્ઞાનમાં કેટલી જગ્યાએ નિરંતર છે તે ઇન્દ્રિયોમાં ઇન્દ્રિયાત્મા જ છે આખા દાડામાં આખા વરમાં પાંચ વખત વરાતો રહે એ કઈ જમાવું ના કહેવાય શું કરે હા એ સમજ આખા વરમાં પાંચ દાડા વરાતો રહે જમાવાનું કહેવાય ખરું એટલે આમાં થયું ઇન્દ્રિય આત્મામાં થોડુંક પેલું વચ્ચે કઢાય આવી જાય એ પણ કઢાય આત્મા કહેવાય નહીં અને આ કઢાય આત્મા આમાં થોડો વખત ઇન્દ્રિય આવી જાય પણ ઇન્દ્રિય આત્મા કહેવાય નહીં એ રીતે કચાયમાં જ જ કે લોભીઓ હોય ને તે ઉઠે ત્યાંથી ચાના કપ સલકેલા વધારે ભરેલા હોય ને દસ બાર જણા આવ્યું હોય માણસ અને ચાના કપ સલકેલા જે કહે ને પછી તો આગળ બુટ બુટ આગળ જાય છોકરે ગઈકાલે પોલીસ કરી હોય આઠ પાસ પોલીસ રોજ રોજ પણ એટલે હું તારા બાપુ છું એ મહેનત ઘર છે ધ્યાન ધ્યાન ધ્યાન ધ્યાન ક્યાં વધારે વપરાય છે જ્યાં ધ્યાન વધારે વપરાય છે આખો ધ્યાન આખો દિવસ છે એમ નામ ગયો પછી શાકભાજી લેવા જાય ને ક્યાં સસ્તું મળે ઢગલીઓ ભરી કાઢે જ્યાં જાય તો નવા બધા મજા હાલ મળશે સસ્તું મળશે શુક્રવારે પેલું હાલ મળશે મૂક્યું આખો દોઈ જાય ને મોથામાં તેલ ના કરે તે સાસા જરાક જરાક નોમ નું હા કોકડત માં ઘી વધારે લે આપડે તેલની ચીજી આપીએ આપડે આપડે તેલની ચીજી આપીએ ની તે એવું મથા છે નહીં મારા તાનો ભેદ સમજાયો છે શું સમજે લોભિયો પૂરો મારા તાનો ભેદ સમજે જે લોભિયા ને તે ના સમજે તે ભોળા ભાઈ પેલા લોભિયો મારા તાનો પૂરો ત્યાં અમારો એની બાઉન્ડ્રી હોય બધી જોયેલા બધા આ બધી જાતના મૂર્તિ વિચાર કરો ને એટલે હું જોયું આની દ્રષ્ટિ કઈ બાજુ છે બીજા બધા ભોળા હોય લોહિયા હોય ને એ ભોળા રોધી હોય ને એ ભોળા માની હોય એ ભોળા હોય કોણ તો લોધી હોય કોણ તો માની હોય બે હોય એકલો કપટી ના હોય કાન સિવાય કપટી ના હોય કારણ એટલે રોગ નું જ કારણ હોય તો જ કપટી ઉપાય અને કોઈ પ્રમાણ નું કારણ હોય તો કપટી ઉપાય પણ ખાસ કરીને કપટ લોક ને માટે હોય જુઠ્ઠું બોલવું બધું એટલું કરવું ઊંધા થતા કરવા લોક ને માટે અને માન ને માન માન નું રક્ષણ તો એ રક્ષણ કરનારો એટલે આચાર્ય ધીમે ધીમે મળતો રહે છે આપણે મધર આપણે તો બે બે ગાળો લઈ જાય રાખેલી ફરી ને તમે જતા રહો તો આ બધાને કહો ભાઈ ધીમે ધીમે પડી રહ્યા હવે ધીમે ધીમે આપણે હેડો બહાર બધો હલ્લો પડી જાય બધા બધા ભૈરા હતા ને તેમને ઝાપટિયા મને સમજાતું નહીં આપડે એમને ત્યાં જવાની જરૂર કઈ રહી મને સમજાતું નથી કે આપડે એમને ત્યાં જવાની જરૂર કઈ રહી જરૂર જરૂર નહીં આ તો વાત કરી કે છે પણ આપણે આ એક માણસ આયા એક ભાઈ તે ત્યાં આપણા માથમાં હતા અને ત્યાં બધો પદો ગાનાર હતા ગજાનંદ કરીને અને મહારાજ ના અતિ પ્રિય થઈ પડેલા માણસ એટલે પછી દર્શન કરો એમને જોવાનું દાદા ભગવાન આવ્યા છે ત્યાંથી પદો બોલતા બોલતા બંકર્ષણ આવતા યાર હવે આ બધું માણ ઉભેલું તો આગળ આ બાજુ આ બાજુ પછી પેલા ભાઈ કે છે એકદમ લાભા થઈને દરે કરવા માંડ્યા હાથમાં પાણી બહુ આવી ગયું બહુ દાર દર્શન બહુ ભાવના હતી પણ દર્શન પોતાના બહુ દાર થયા એટલે પાણી આવી ગયેલું પછી દર્શન કર્યા પછી મને કે છે જમ્યા વગર જવાય નહીં કે છે અમે છે ત્યારે નક્કી કર્યું છે બપોરે ત્યાં જડ્યા છે બધા બસો માણસ બસો માણસ ત્યાં જડ્યું છે અને પછી અહીં ભૂગળી પાછી ખાધી ખાધા પછી તમારા ભેગા થયા મેં બધા કહ્યું ભૂગળી ખાઈ લેજો આ રીતે અને પછી ઘેર જઈને ખાવાનું તમારે પણ આતે કરી ના મારા સાહેબે જ કેવું છે કે દાદા ભગવાન ને એમના બધા જે હોય બધાને જમાડે વગર જવા કેમ કેમ પાછા તમે કાઢી ગયા હતા તે હવે અમે આયા હવે તમે શું કહો છો ના પાછા જાઓ તક આ પાછા જાઓ કરી પાછા આવું પણ એમાં લોજિક <laughs> શું એમાં લોજિક શું એમાં લોજિક શું લોજિક એમાં એમનાથી આપણી બરોબર જે ચોક્કસ હોય પછી વાંધો નહીં વિચારતા કરી મૂકવું બીજું કશું નથી નહીં એમને વિચારતા કરી મૂકવું કે ધર્મ જ્ઞાન જ્ઞાન વસ્તુ છે જ્ઞાન વસ્તુ છે એવું એમને વિચાર કરી અને આત્મજ્ઞાન જેને ખાતે થઈ જાય આમ થાય તો આત્મજ્ઞાન ખાતે જેને જેને માન સમાન રહે છે એને પછી ખાતે થઈ ગઈ જનરલી પર થયેલા છે ગમે તેમ બોલે ગમે તેમ વર્તે તો એમને બંધન નથી ને એમાં પણ તારા રાગદ્વેષથી રહી જ છે હરેક ક્રિયા બધું ઊંધું બોલે નહીં અને બોલે તો છે બોલીએ જ નહીં પણ લોકોને મહાત્મા ઉપર ઊંધી છાપ પડે ને લોકો ને મહાત્મા ઉપર ઊંધી છાપ પડે ને આપણા માથમાં આ પ્રસંગથી તો મારા જેવાને ઉડતું જૈન મહારાજજી પાસે કહેવાનું કારણ મળ્યું કે તમારે પ્રત્યક્ષ સત્પુરુષ જોતો હોય કે મોક્ષ પુરુષ જોતો હોય કે વિતરાક જોતો તો આવો આકૃતિ છે કારણ કે આવા માન ને માન ને અપમાન એ સજ્જનામાં ગયા કરે કે માન ને અપમાન દેવ સરખું છે માન ને અપમાન દેવ સરખું છે પણ અપમાન સરખું ક્યારે પોતાને રાખ્યું છે જીવનમાં કે આ અહીંયા આગળ પ્રસંગ આવું દાદા જોવા મળે છે મહારાજો ને તો કહી શકાય એવું છે કે તમારે જો ખરેખર જો જોવું હોય તો તમે આવીને જુઓ એ કપડા જોવે છે પણ અંદર દશા જોવે ના ગમે તેને કહી શકાય નહીં પણ દાદા એ લોકો ધર્મમાં છે ધર્મમાં પોતાને જે માન્યો એવા ધર્મમાં છે આ આ વિજ્ઞાન માં તો આ બે વસ્તુ જુદી આ સ્થૂળ અને આ સૂક્ષ્મ જગત ફળે છે પ્રેક્ટિકલ પણ ધરતું નથી એટલે પેલું નું પેલું જે આવ્યું છે કઈ મજા કરે છે એટલે એમને કેવાય કે જ્ઞાની નું ટેસ્ટો લેવો કઈક અપમાન કરી જુઓ આપણે સમજણ પડે શું આડું બોલી જો સમજણ પડે એ શું કે અમારે અમને દોષ છે ના એ દોષથી મુક્ત રહ્યા છે કારણ કે એને હમણાં અમારી જોડે કરે ને એને દેશથી મુક્ત રાખીએ અમે આમ ન રાખીએ કે અમારાથી આ નુકસાન થાય તો તમારાથી ખાજો જ કરવો જોઈએ છતાં આ સમસ્યા નુકસાન કરતો હોય તો બચાવી શું કરવું દાદા અગાસ ની અંદર અગાસ ની અંદર જે આપણને તે વખતે પ્રસંગ બન્યો અને રાવજીભાઈએ જે વર્તન કર્યું હવે એ વર્તન તો સાધારણ જેને જાણ્યું જોયું તેને તો જુદી વાત છે પણ જેને જાણ્યું તેને પણ તદ્દન અઘટિત લાગ્યું અને અઘટિત વર્તન લાગેલું હોવા છતાં આપે જે એને સંરક્ષણ આપ્યું અને જયારે વાત કરી કે ભાઈ એનો એનો ક્રોધ બોલતો હતો એનો ક્રોધ બોલતો હતો રાવજીભાઈ નો ક્રોધ બોલતો હતો આપે એવું જે ખુલાસો કર્યો આપે જે પછી સત્સંગની અંદર વાત જયારે કોઈ કોઈ વખતે આવે ત્યારે વાત કરતા હતા બાકી પ્રસંગ તો એવો તદ્દન એમને અઘટિત વર્તન કરેલું ચોપડી નવી છપાઈ છે જો અને <laughs> છે મંદિર માં મંદિર માં મેં તમારે લડવા પર અમે બહાર નીકળી લડો આ ચંદ્રપ્રભુ ના દેરાસર માં દર્શન કરી પાછા હતા બધા હતા બાબુ બાબુ હતા એ હતા છત્રીસ જણ છ છ ગાડીઓ છત્રીસ પર અને દિવાળી નો પડ્યો રાવલા દાદા ક્યાં કેવડાવો એટલે મેં કહ્યું શાંત આવો આપડે બહાર હેડો તમે બહાર મને વળો દાદા ભગવાન ક્યાં કેવડાવો છું લોક કહે છે હું નથી કહેતો અને તે ખરેખર હું ડાર્યા વગર જોઈ નહીં શું કરો ને કે બહુ બોલ્યા બહુ બોલ્યા ખૂબ બધું બહુ બોલ્યા હા એ બોલવા શું થયું કે પાંચસો આઠસો માણસ હતું તે ચારસો પાંચસો માણસ હજુ બધું હતું તે તાર પછી જયારે કલકત્તા પહોંચી ગયા હોવ ને ઘેર એ લોકો પછી જયારે દર્શન કરવાના ને દાદા પેલા તમારા વિતરાક દર્શન થયા અમને લોક તો લોક તો લોક તો અમે જ આમ કેવું દેખાય છે બોલે એ ગમે એટલું બોલે તો નહીં બોલે તે ઘડી ભક્ત રાજી મોહનભાઈ મોહનભાઈ એકલા કેટલી મોં પાડતા હતા એટલે રાવલા ના બોલાય રાવલા ના બોલાય રાવલો કેતા હતા એટલે ભલો માસ જો ભલો માણસ દોષ કયો કેટલો કે કોઈનું આગળ ગયેલું પોહાય નહીં તેડો દ્વેષ જેને ને બ્રહ્મચારી શું છે રોજ કર્યા બ્રહ્મચારી બોલ્યા મને નહીં બોલ્યા ને એને નહીં બોલ્યા કારણ કે પ્રભુ જ ના હાથે એ થયેલા છે સમજો ને આ પ્રભુ જ ના છે તો બ્રહ્મચારી જોડે રોજ બાદ સમજાય ઘણા પૂછે આ લોકો એવું છે ને જ્યાં મીઠાઈ લાગે તો વર્ગી પડે પછી બહાર નીકળવાનો વખત થયો ને એટલે બાહુભાઈ પછી દરવાજા આગળ ભેગો થયા ને બધું ઉભા રાખી પછી આલી નરકે જશો શું કરી રહ્યા બધું બહુ બોલ્યા બોલે ને અને પણ ફરી આવીએ કે ફરી ના આવીએ તમારે તમારે તમે કહો કે ના આવશો તો અમે અને તમે કહો કે આવજો તો ફરી આવીશું જોખમદારી માંથી કેમ આ કરોડ દર્શન આવું નહીં તમે ના કહો તો ફરી નહીં આવું હું કઉ છું તમે આવશો ને નાશ થઈ ગઈ આપડે આવવાની ઉપાધિ એટલે કપાવ તેને કહી દીધું જો આ જોખમદારી મારી જોખમદારી નહીં મને તહેવાર અરે કૃપાદેવ નોંધ કરી કે મહાવીર ના ભક્તો આવા હતા મારે કેમ ના હોય સંશય ખરો અગાસમાં ગયેલા તે બહાર બંગલા બાજે ને ત્યાં આગળ ઉતરેલા એકાદ બે દાડા રહેલા દર્શન કરવા બે દાડા અમદાવાદ થી આયા વસંતભાઈ કરી પટવા હતા વસંતિ પટવા અને બીજા હીરાભાઈ ભગવતી હીરાલાલ કોઈ જશે ત્યાં આગળ આવે નઈ જૈન નું ખરું ને ભગવતી કોઈ આવે ને યાર વસંત ભાઈ ચડેલા વસંત ભાઈ વસંત ભાઈ ચડે વેદાંતિ સમજ ને એને તેલ લાયા તો મારી પાસે લે લેજીયે ભેજે કરી તે ગળ્યા આગાત ન જબ તક ઉતો તે કશું બોલો તા લખનતી પત્રા કહેતે તા સતે અંબાટ મે કોકરા ચારી કરી ને અધિ કોકરા કરી ઘોરતા ન થી યાર સબને તો અંતા કંબાટ મે કોકરા કરી કરી આ ખરી કોકરા જાય કરો છો બધું બોલે લોકો ના આપે તો નવાઈ એના સ્વભાવ પ્રમાણે પ્રકૃતિ પ્રમાણે શાસ્ત્રો માં આવા સંયમ નું વર્ણન વાંચેલું આ પ્રત્યક્ષ જોવા મળે છે લોકો પ્રત્યે ખોરાક જાવ વાતો તો બધી બહુ કરી લોકો જો જે પછી દર્શન કરી ગયા ને એ બધા પછી આ હતા તમારું દર્શન બોલતા જોઈને કેટલી વિતરાકતા હતા આમાંથી લોકો વિતરાગતા લાભ થાય આમાંથી તો કેટલાય માણસો મહારાજ ના મહારાજ ના માણસો ને પેલા હતા ને એ લોકો મનમાં કઈ બાળક જ છે ને કે જે એકદમ પકવા ના હોય થોડું હોય અંદર દાદાજી કજુ બોલ્યા રહે મહારાજ છે આ બોલે છે આપડા જ્ઞાન નો લાવો એ જ છે ને આપડા બધા મહાત્મા ગાળો હોય ને શું જોયા ફક્ત મારી હાજરીમાં વિતરાગ તો છે ને બધાને લોકો બધે પાંચે માણસ રહે તેની પર આપની વિતરાગતા ની અમે મહાત્માઓ વાત કરીએ તો બહાર લોકો ને ઇફેક્ટિવ ના થાય આ તો વિરોધી જે હોય તે જુએ અને એમાં બધા વિચાર આપો બધા બોલો ને તમે એ તો એમ જ કારણ કે એમના ભક્ત છે એટલે દરગાહ બોલ્યા કરે છે શું કહ્યું એ ગાડા બરાબર આપણે ગાડા બરાબર એ તો ગાડા બરાબર બધા આપણને આવું દાખલો આપે એ તો ગોળા બને પણ આપણને ગોળા બનાવવા ફરજ ભાઈ તમે ના ગોળા થશો આપણે કહીએ શું કહ્યું અહીં ના નહીં થાવ તો ઘરમાં બહુ કોણ થવાનું છે ભલે આ નહીં થાય તો પણ તો તો થવાનું છે ને આ તો કયું છે નિરંતર જ્યાં આગળ નિરંતર કુસંગ નો જોર છે એવું આ કયું પણ તો દર વર્ષે એકાદ બે પ્રસંગ નથી બનતા એકાદ ભાગ્ય બે પાંચ વર્ષે બનતા દર વર્ષે આવા બે ચાર પ્રસંગો બને તો વધારે સારું હા તો લોકોને બરોબર ખ્યાલ આવે એ વ્યવસ્થિત જાગ્રતા પૂજા કરનાર તો બહુ મળ્યા પણ આવું આવું પૂજા કરનાર તમારા જોડે આવતા બધું જોયા ને બધા જોયા પણ એ હોમો હું કઈક બીજો સામાન્ય માણસ ના એવું પેલો અનુભૂતિ જોઈ શકે જયારે દવાખાનામાં

મહાત્મા બધા ભેગા થયેલા એનું એ દાન એનું એ ગોળું એક ડાક્ટર કે છે કે તમે બહુ સહનશીલતા લાગે આવી સહનશીલતા તમે જોઈ નથી કે શું કે આવું ક્યાંથી લાયા સહનશીલતા મને એક એક આપણે સહન થતું નથી ગયું અમારા સહનશીલતા ના હોય સહનશીલતા એટલે અહંકારી અનુભવ શું છે બધા ડાક્ટર નાનો એટલે આત્મા જુદો છે જુઓ બધા આયા છે આત્મા જુદો છે જુઓ આવું અનુભવથી જોવાનું ને ત્યાર પછી એકદમ દજાયો ત્યાંથી ભયંકર દજાયો જવા લઈ ગયા ડાક્ટરે કહ્યું કે આ ડોક્ટરે એકાદ દિવસ દિવસ બધા જીવી નહીં શકે જીવી નહીં શકે તો એટલે ડાક્ટરે કહ્યું એ કહ્યું સિલેક્ટ થાય એવું કર્યું બધું ડાક્ટરો બોલ્યા એવું મનમાં આમ ભારે છે સર ભાઈ બોલ્યો કે તમે જેવી ફાવે એવી રીતે આપો હું રાજ્યો નથી શું બોલ્યો હું રાજ્યો નથી હું દાદો નથી કે છે રાજુ દાદો છે કે શું કે રાજુ એને તો દવાખાના નામ કાઢ્યું દાદા દવાખાના નામ કાઢ્યું ખાલી બે આંખો દેખાય કારો મેચ બિલકુલ કારણ હું સુધાર્થમાં ખજવું નથી તેથી જીવતો રહ્યો તેથી જીવતો રહ્યો નહીં તો હું આ રાજુ નહીં જત એટલી જરૂર હતી આ આમાં સહી કરી જરૂર હતી કરી સહી કરી જરૂર એટલે દવાખાના બધા દાખલા મારો થયેલો આ થયેલો બીજા બે ત્રણ થયેલા એટલે દવાખાના બધા જાણી ગયેલા પછી પેલા મનોવી સાહેબ નો થયેલો ડ્રગ કંટ્રોલ તે એકદમ ઊંચી ભંગ જ થઈ ગયું આખું આખું મગજ જ બંધ થઈ ગયું ઊંચી ભંગ કશું હું કોણ છું આ કોણ કે વાઈફ કોણ કે આ ઘર કોણ કે ગામ કયું આ ઓચિંતું થઈ ગયું આ કશું અત્યારે લક્ષણ થયા સિવાય આગલે દિવસે થઈ ગયેલું પછી દવાખાનું દાખલ દિવસે થઈ ગયેલું પછી દવાખાનામાં દાખલ કર્યા પછી દવાખાના દાખલ કર્યા સ્પેશિયલ રૂમ કારણ ધક્કો સ્પેશિયલ રૂમ રૂમ બધું કાઢ્યા છે બધું એડજસ્ટમેન્ટ બહુ ઊંચી લીધેલી એટલે પછી હું ગયો ત્યાં એક જ વસ્તુ યાદ રહે દાદા દાદા દાદા યાદ દાદા એટલું યાદ રહે બોલે દાદા પછી હું ગયો ઓળખી ગયા બધા ભાન ઓછું હતું બહુ ઘણું હતું મેં વિધિ વિધિ કરી આપી વિધિ કરી આપી પાછો આવ્યો બિલદારે જયંતિ વખતે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા બાબુ એવું જતા તમે સંતરામ સંતરામ તે એટલે પછી મને અહિયાં આગળ એ કરાઈ ગયા હતા એટલે પછી અને ફૂલ નો ફૂલ ફૂલ નું મહીએ હતું એટલે મેં આ સાથે ત્યાં મોકલી આપી મેં આખો દાવ પહેરી રાત્રે છ આખી રાત તમે ત્યારે સુઈ જજો એને એવું કહ્યું એટલે રાત્રે પહેરીને સુઈ ગયા અને ડાક્ટરે એમને કહ્યું એમને ઘડિયાળ પહેર્યું ને તે ડાક્ટરે બીજા હવામાં પૂછ્યું શું છે આ કે છે શું પૂછપુછ કરો ઘડિયાળ છે શું પૂછપુછ કરો છે હશે સાયકોલોજી ઇફેક્ટ જે રોગ એક અસર ગયા છે આપણે સીધી ઇફેક્ટ નહીં હોવાથી ઇફેક્ટ એ વાંધો નહીં આવતો કે દાદા આને શું ગણવું ચમત્કાર ગણવો આ વસ્તુ ને ચમત્કાર ગણવો કે આ પટેલ નું એનો યજ્ઞામ કર્મ છે યજ્ઞામ કરવા બહુ મોટું યજ્ઞામ કર્મ આમ થઈ જાય યશ આપે યશ આપે બધી જગ્યાએ થાય નહીં પણ ઘણો ખરો કામ થઈ જાય શું કહ્યું એ થવું ના થવું એ અમારા પોતાના ભાવ પર આધાર અહીં તો સર્વ એક જ જાતનું છે એના ભાવ નો ઉપર આધાર પોતાના ભાવમાં ડગે નહીં તો કશું વાંધો ના જેવું વાસણ લઈને આવ્યો એવું મળે ને જે કદનું વાસણ લઈને આવ્યો એવું મળે ને આ વખતે આ શી આવું ભાવ ઉત્પન્ન થાય કોઈ કે છે કે શું એમાં અમે કર્યું છે તે આવું ભાવ ઉત્પન્ન થાય નિરંતર આખો દાડો ભાવના જ રહ્યા કે કોઈને દુઃખ કશું ખાવ નહીં દુઃખ હોય તો જલ્દી આરામ થઈ જાય મને દુઃખ મારે કેમ કરી મટાડવું કેમ એ આવી ભાવનાઓ જ આવી તે કશું વળ્યું નહીં પણ એનો રસ્તો આવ્યો અને કોઈનું બગાડવું એમ નક્કી કરે એટલે અપજેટ કરે કરે તોય અપજેટ કરે તોય અપજેટ તમે કામ કરી આવો ને તોય પેલો અપજેટ હા છે બીજું આવું છે ચોપડા લખાશે પાર્કો લખતા વકીલો છોડે ગયા કે વકીલો ચોપડા ભરા લખેલા છે નહીં તમારે ના પૂછે પૂછે ક્રોસ કરે ને ક્રોસ ક્રોસ કરે આવડે છે ક્યાં હોય આવું પોલું ચાલશે પોલું ક્યાં હોય લાગ તમને કેમ લાગે બરોબર વાતચીત કરજે ભાઈ વાતચીત કરી પોલાનો ક્ષય થવા મળ્યો છે જ્યાં જ્યાં પોલું હોય જ્યાં જ્યાં પોલું હોય ત્યાં ત્યાં તમારા સંસર્ગ ના હિસાબે એનો ક્ષય થવા મળ્યો છે માત્રાથી જ્યાં જ્યાં પોલું હોય એ આપના સંસર્ગ થી ક્ષય થવા માંડ્યો છે બહુ કામ કરશે હજુ લોકો બધા બહુ ઉભા થશે ને બધું પામે લોકો સમજે ને વાતાવરણ થાય ઉભું થાય છે વાતાવરણ ઉભું જાય શું થઈ જાય વાતાવરણ ભાવ ભાવ વાતાવરણ દ્રશ્ય વાતાવરણ બધા વાતાવરણ ઉભો થાય છે એક માણસે કેટલું કરે કેટલો બધો બગાડ બધું કુસંગથી સવાઈ ગયેલું ઘેરી દડા રમતા રમતા જીત્યા ત્યારે દારૂ ખરા થઈ ગયા મીઠાઈ કોઈ જગ્યાએ રહી જ નહીં કુસંગ છે વાંધો નથી તમે રમાવ કરો બધું આટલું બધું એક્સેસ કારણ છે બધો યથાર્થ પણ ક્રિકેટ નો શોખ છે તેનો વધુ ક્રિકેટ નો શોખ આવો ના હોય આ તો શોખી નહીં આવવાના હોય પેપર માં જોયું પેપર વાગે ના ચાલુ બધું બધું દારૂ ખરા શીખી અને બેરા બેરા બધું ખરા એમાં દાદા એવું જે હર્ષ નો ભાવ થયો હર્ષ જે ભાવ થયો એનો પછી અતિરેક થઈ જાય છે અને એને બહાર કેવી રીતે પાડવું એનો ખ્યાલ નથી બીજી જગ્યાએ થતો નથી તેથી બીજી જગ્યાએ થતો હોય ત્યારે અમા ના થાય રામજી કે આ લોકોને કઈ કઈ દુઃખો છે બીજી જગ્યાએ સુખ નથી થતું માટે ઘેરી દરાય તિરસ્કાર કરવા ને હોવો જોઈએ પણ હા શું આપણું અત્યારે કઈ કયા સ્ટેજ પર બેઠા છે આપણો ભારત દેશ એ આપડે નિશાની દેખાય તમે તે ખંભાતમાં હતા તે ખંભાતમાં એક ગયો આપણો મહાત્મા તે જઈને બધા જેટલા પ્યારા વેરા વેચે છે જો ને કોઈ ચા પાય છે આખો કોઈ આમ કરે છે કોઈ પાન ખવડાવે છે પૈસા વાપરવાના કેવા દસ મળ્યા એટલો બધો હાઈ ટોપ ઉપર બેસી ગયો છે તમારી આટલી પીપુડી શું ચાલે નકામું પાડે ભાઈ હવે બધા કરવા બહુ બધા ઘરમાં બેઠા બધા કેટલું બધું જુઓ જબરદસ્ત બાર વાતો કરવા જાઓ તો લાકડીઓ ઉડે શું બહુ પૂછવું છતાંય દાદા સબકોન્શિયસ માં સબકોન્શિયસ માં એક એક ને એમ છે કે કઈક નહીં સબકોન્શિયસ બધું છે સામાન બધો પડેલો જો તમે આ વાત તમારી મુદ્દા સામાન બધો છે પણ પેલા આ કુશન હટવો જોઈએ ને આવરણ આખું કુશન જે આત્મા આપડે પરમાત્મા કહી શકીએ એમ કોણ છોડે કઈ દોડ્યા હતા કઈ તો ખાવા મળતો અંતર અમને ક્યાં લાયા આપડે અમને ક્યાં પધરામણી કરી આપણે હે એની પધરામણી કરી કોણ છે અમે ત્યારે આવશ્યક ની જરૂર આવશ્યક કપડા પહેરશે વાંધો નથી કરતો પછી એને પાછા એને એ અનાવશ્યક ચીજ ને પ્રાણ ભોગવવા માટે પાછું બીજું બધું લઈ આવવું પડે લાયક ની ટીવી એટલે પાછા કઈ પિક્ચર લઈ આવો જોવા માટે ટીવી લાયા હોય વિડીયો લાયા હોય ને સિનેમા જોવા માટે પાછા પેલા નવા કાઢ્યા છે ટીવી એ વિડીયો એ પાછા એના માટે પાછા સિનેમા પિક્ચર લઈ આવો લાયા છે જોવા તો લાવવું પડે પાછા કેસેટો લઈ આવો ફરાવે લઈ આવો ના લાવવું હોય તો લઈ આવો તો એ વસ્તુની કિંમત માટે નહીં વેચતા એની પાછળ એની પાછળ બીજા પાછા વેચવા માટે એનો ધંધો કાયમ જાય ત્યારબાદ માટે ત્યારે તમે મફત આપી નહીં પધારી જીવ <laughs> છે ઘણા ખરા જીવ ઘણી ભૂતી હોય ને ને જે પ્રેર દૈવ ને શું કહેવાય બાહ્ય બુદ્ધિ ને બાહ્ય બુદ્ધિ આંતરિક બુદ્ધિ અને આંતરિક આંતરિક બુદ્ધિ બારે થઈશું બહાર લોબી નહીં હવે પણ હમણાં પરમજી સાહેબ માં હતું કે છે કે આ પશ્ચિમના લોકો માંસાહાર પરથી હવે શાકાહારી પર વધારે આવવા માંડ્યા એવું કે છે કે રૂચતું નથી કંટાળી ગયા કંટાળી ગયા આ પેટ કઈ કઈક મરેલા મરેલા નું મારું કબ્રસ્તાન નથી બીજો શબ્દ બોલેલો છે મારે સિલાઈ થવું <laughs> છે કેમ વેજીટેરિયન થાવ છે સિલાઈ થવું એટલે એનો અર્થ એ જ વેજીટેરિયન નથી બધા બીજી ભાષામાં એ જ આ બાજુ કરી ગયો એક માસ ફરે એવી ફેક્ટરી નથી હા એક માણસ ફરે એવી ફેક્ટરી મારી એટલી જોવાની ઇફેક્ટિવ છે કે તો બધી વાહ પાણી કહેવાય વાહ પાણી ઉતારા કરીને બોલે માણસ મિસ્ટેક કરી દાદા જાતે જ બોલે એવું લાગે એવું લાગવું જોઈએ એક એક આપણું અને આ તો આત્માની સંદેશ ની વાત જ ના હોય ભાઈ એવું છે એટલું હા એટલું કારણ રહેવું મુશ્કેલ છે ને કારણ રહેવું અને ચારે માટે સહજ છે માણસ બે દિવસ વાયુ મારા માટે કામ એમને માટે કામ એમને તો લોઅર સ્ટેન્ડર્ડ માં ના કોઈ છે એનો કોઈ જાય તો કેવું આપણે જાય ડાયા માથામાં પડશે ઠીક છે કાઢી નાખવા જેવી હશે દરેક વસ્તુ છે એવી રીતે ઠીક છે એક વસ્તુ છે જો એના અમુક પર્સન્ટેજ તો એની પાસે આટલું મારું ગયું ક્રિકેટ એટલે ગળી દડા અંગ્રેજી બોલે એટલે આ લોકો આપણા લોકો ખુશ થઈ ગયા રસ્તામાં પલાયા રહી